ગાંડાની હોસ્પિટલ જગત એક માણસ મારી પાસે આવેલો તે મને કહે કે હું આપના દર્શન બર્શન બધું જ કરીશ પણ મારે મોક્ષ નથી જોઈતો ત્યારે મેં કહ્યું સારું અમારી પાસે એમ સસ્તો મોક્ષ ક્યાં છે ને તારી પાસે જે તારે જોઈએ છે એ છે જ ને બંધન આપણે ગાંડાની હોસ્પિટલમાં જઈએ અને ગાંડાઓના ટોળામાં જઈને કહીએ એ હાથ ઊંચો નીચો ના કરીશ અને આમ આમ ચાળા કરતો હોય ને એ એને એમ લાગે કે આ ગાણું કેમ કરે છે એમને ડાયું કોણ લાગે એમને તો એમના ગાંડા ડાયા લાગે એમની ભાષા મળતી આવે અને પેલા ડાયાની ભાષા એ ગાંડાની જુદી લાગે એટલે એને ડાયો ગાણો લાગે માટે એવી જગ્યાએ આપણે એની ભાષામાં વાત કરવી હોય તો જ મેન્ટલ હોસ્પિટલમાં રહેવું આખા વર્લ્ડનું કન્વર્ઝન મેન્ટલ હોસ્પિટલમાં થઈ ગયું છે હું ઓગણીસો બેતાળીસમાં બોલતો હતો કે વર્લ્ડનું કન્વર્ઝન ધીમે ધીમે મેન્ટલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે તે એક દાડો મેન્ટલ હોસ્પિટલ થઈ જશે તે આજે આપણને એમ જ લાગે કે આ મેન્ટલ હોસ્પિટલના માણસો છે કે શું હા એ જ છે તમે શું કહો ને એ શું એ કહે કોઈ કોઈનો સવાલ જવાબ એક્ઝેક્ટ સાંભળવા મળે નહીં એવું બધું આ ગાંડાની હોસ્પિટલ જેવું થઈ ગયું છે તો પછી પેલી મેન્ટલ હોસ્પિટલની વાત જ છી કરવાની આખો દાડો લોક ગાંડા જ કાઢ્યા કરે છે ને એક કપ ફૂટી ગયો હોય ને તો તેનાય ઝઘડા ચાલ્યા કરે એને મેન્ટલ હોસ્પિટલ કહેવાય મનુષ્ય તો કેવો હોય માનવતાવાદી હોય ડાયા હોય કપ ફૂટી ગયો હોય તેની કોઈ ફરી બીજી વાર વાત કરે કે આજે તો કપ ફૂટી ગયો તો કહેશે એ એ વાત ફરી ના કરાય ફૂટી ગયો તે ફૂટી ગયો એની ફરી વાત કરવી એ મૂર્ખાઈ છે પુનરુક્તિ દોષ લાગે આ તો આખો દાણો કણ કર્યા કરે કે કપ ફૂટી ગયો આ મિલ માલિકનો બૂટ ખોવાઈ ગયો હોય છે તે બૂટ ખોવાઈ ગયો બૂટ ખોવાઈ ગયો એમ કરે અલ્યા કંઈ હવે મિલ માલિક થઈ બૂટની વાત કરાતી હશે રોજ એક એક બૂટ ચોરાઈ જાય તોય કોઈને કહેવું ના જોઈએ પોતે એમ વિચારવું જોઈએ કે મારી પુણ્યઈ ખરાબ થઈ ગઈ તેથી આ ચોરાઈ જાય છે ઉલટું તારે તો ગુપ્ત રાખવાનું હોય આ તો એક કપ ફૂટી ગયો હોય તો એ ઝઘડા ચાલે નહીં એવું ઘણી જગ્યાએ તમારે જોવામાં આવ્યું છે ને અનંતકાળથી લોકોએ પિત્તળને જ સોનું માની વેચાતું લે લે કર્યું છે પણ જ્યારે વેચવા જશે ત્યારે ખબર પડશે ચાર આનાએ કોઈ તને નહીં આપે પોતાના દુઃખ મટે તો જ જાણવું કે અહીં જ્ઞાની છે પણ દુઃખ ના મટે તો એ જ્ઞાનીને આપણે શું કરવાના આપણું દુઃખ મટે નહીં આપણું સમાધાન થાય નહીં તો એમની દુકાને બેસી રહેવાનો અર્થ શો છે આ તો બુદ્ધિવાદીના તુક્કા છે એનો દોષ નથી લોકો એવા છે ભાન જ નથી સારાસારનું પૂદા ઉપરથી આવી પડે એમાં લાઇટ શું કરે આ તો ઊંચી વાત આવી ને ના સમજણ પડી એટલે કહેશે ત્યાં આગળ હેંડો ઊંચી વાત છે પોતાને સમજણ ના પડે એટલે ત્યાં જાય એ તો બુદ્ધુઓના ટોળા કહેવાય મોટા મોટા બુદ્ધિશાળીઓ બુદ્ધુ થઈ જાય મેન્ટલ હોસ્પિટલ કયું એવું જ ને હા મેન્ટલ હોસ્પિટલ છે નહીં તો મેન્ટલ હોસ્પિટલ કહેવું સારું લાગતું હશે ના સારું લાગે પણ બહુ થાય ત્યારે કહી દેવું પડે કે મેન્ટલ હોસ્પિટલ જેવી દશા છે મેન્ટલ થઈ ગયેલા છે બધા મેન્ટલ હોસ્પિટલમાં મૂક્યા હોય ને એવા દેખાય છે સારા સારનું ભાન જ જતું રહ્યું છે હિતાહિતનું ભાન તો એને વિચારમાં જ નથી આવ્યું મારું હિત શેમાં અને મારું અહિત શેમાં એવો વિચાર જ નથી આવતો સારા સારનું ભાન નથી હિતાહિતનું ભાન નથી કોઈ પણ પ્રકારનું ભાન નથી મેન્ટલ હોસ્પિટલમાં મન પણ ગાંડું થઈ ગયું છે વાણી પણ ગાંડી થઈ ગઈ છે અને દેહના હલનચલને ગાંડા થઈ ગયા છે હવે આ ત્રણેય ભાગ ગાંડા થઈ ગયા છે હવે રિપેર પણ શી રીતે કરવા શી રીતે રિપેર થાય એકાદ ભાગ ગાંડો થયો હોય તો રિપેર કરી શકાય આ ત્રણેય ભાગ હવે ઇમ્પોર્ટ ક્યાંથી કરવા કોઈ જગ્યાએ હોતા નથી ને એટલે ગાંડાની હોસ્પિટલમાં અથડાઈ અથડાઈને કૂટાઈ કૂટાઈને બધા ખડિયા ભાંગી જશે બમ્મરડા બધા તૂટી જશે અથડાઈ અથડાઈને બાકી જગત ગાંડાની હોસ્પિટલ થઈ ગયું છે હિન્દુસ્તાનમાં તો સો ઘરો હોય તેમાં પચાસ ઘર બહુ ત્યારે દુર્જનના હોય અને પચાસ સજ્જનના હોય તો એ પચાસમાં પાંચ જ ઘર ક્લેશવાળા હોય ને પિસ્તાળીસ ઘરો તો ક્લેશ વગરના હોય એવું આ હિન્દુસ્તાન જો ડાયાનું હિન્દુસ્તાન હોય તો પિસ્તાળીસ ઘરોમાં ક્લેશ ના હોય સો ઘરોમાં પચાસ તો દુર્જનના ઘરો હોય એ તો જાણે ક્લેશ કંકાસમાં જીવે પણ બીજા પચાસમાં પાંચ જ ઘર ક્લેશવાળા બીજા પિસ્તાળીસ ઘર ક્લેશ વગરના હોય સેંકડે પિસ્તાળીસ ટકા પણ આ તો હજારે શું લાખોમાં પણ એક ઘર ક્લેશ વગરનું નથી એટલે ગાંડાની હોસ્પિટલ કહેવાય કારણ કે ધર્મસ્થાનોમાં તો સંપૂર્ણ શાંતિ જ વર્તવી જોઈએ ત્યારે ત્યાં તો સંપૂર્ણ અશાંતિ એક સાહેબ રોજ ઓફિસે મોટરમાં જાય તે એક દાડો મોટર બગડેલી તે સાહેબ ચાલતા ચાલતા જતા હતા ને પાછા પોતે બોલે ને પોતે સાંભળતા હતા મને નવાઈ લાગી કે આ કઈ જાતનો રેડિયો વાગે છે હું એમની પાસે ગયો મેં તેમને પૂછ્યું કેમ આજે મોટર વગર આપ શું બોલતા હતા ત્યારે તેમણે કહ્યું કંઈ નહીં કંઈ નહીં તે પોતાનું છુપાવતા હતા અલ્યા મહી વિચાર કરે તેનો વાંધો નથી પણ આ વિચારવાનું મોઢામાંથી એ નીકળી જાય છે આ તો મોટો ઓફિસરને આવું થાય છે આ તો વિચારવાનું મોઢેથી નીકળી જાય તો દશા જ બેસી જાય ને લોક પૂછે કે ભાઈ શું ગણગણો છો આ તો વિચારતો હતો કે શેઠને ગોળી મારવી છે અને વિચારવાની વાત જો મોડેથી લીકેજ થઈ જાય તો આ તો બધા કાણા એકે ઘડો આખો નહીં સાસુને વહુ જોડે ભાંજગડ થઈ હોય તો બબડતી જાય આ તો ફૂટેલા ઘડા કહેવાય આપણો ઘડો કેવો હોવો જોઈએ કે સહેજ પણ કાણું ના હોય પાણી જમવું પણ ના જોઈએ જમે કોને કહેવાય સામો માણસ તારણ કાઢી બેસે કે આ શું ગણગણે છે એવું ના હોવું જોઈએ અરે છોકરાને કાંઈ પૂછવું હોય તો કહે કે પછી પૂછીશું હમણાં નહીં બાપ ગણગણતો હોય તો છોકરાએ સમજી જાય ને પેલા ઓફિસરને કોઈ બોસ જોડે બાંજગડ થઈ હશે તેથી ગણગણતો હતો બોસ તો કોણ કે જે ભાંજગડ કરે તેનું નામ બોસ આપણે કોઈને અંડરહેન્ડ રાખવો તો કોઈ બોસ તો થાય જ ને અત્યારનું વર્લ્ડ તો ગાંડાની હોસ્પિટલ જેવું થઈ ગયું છે તે અભિપ્રાય આપીને ક્યારે ફેરવી નાખે એ કહેવાય નહીં હમણાં કહે કે તમે બહુ ડાયા છો અને કઈ ઘડીએ તમે અક્કલ વગરના છો એવું સર્ટિફિકેટ આપી દે એ કહેવાય નહીં એવા મેન્ટલ લોકોના સર્ટિફિકેટથી શું ડરવાનું આ તો કેવું બોલશે તે કહેવાય નહીં મેન્ટલોમાં ડાયા રહેવા જાય તો રહેવાય નહીં અત્યારે તો બધા જ મેન્ટલ છે આ ગાયો ભેંસો ડાઈ કહેવાય આ રસ્તા ઉપર માણસ જોઈએ તો એમ થાય કે લાવ વર્ષ દાડો સાથે રહીએ અરે અત્યારે તો ઉલટી આવે એવું લોક ચારે કાળમાંથી ફેંકી દીધેલો માલ એમાં રિલેશન શેનું કરવાનું તું ચળામણ ને પેલાએ એ જ ચળામણ માલ આજે તો રૂબરૂના સંદેશાએ સાચા મળતા નથી આ તો પૂછીએ શું ને બોલે શું એવું વિચિત્ર થઈ ગયું છે ભગવાનના વખતમાં લોકો બહુ સુંવાળા હતા તેથી ભગવાન બહુ સાચવી સાચવીને બોલેલા ગાયોનું ટોળું હોય તો એક બૂમ પાડીએ ને નાસી જાય તો વધારે બોલવું પડે ના તે ભગવાનના કાળમાં આવા લોક હતા તેથી ભગવાન ભ્રાંતિ કહીને ઊભા રહ્યા અને કેટલીક ગાયો તો ડાંગ લઈને જાઓ તો એ હાલે નહીં તેને મેન્ટલ કહેવી પડે અને આ લોક પણ મેન્ટલ જ ખરા ને ઘરનું ખાય ઘરના કપડાં પહેરે ને ચિંતા કરે ઘરનું શા માટે ખાય અંતઃકરણ શાંત રહે માટે અંતઃકરણ શાંત શા માટે રાખવાનું તો કે મેન્ટલપણું ઓછું કરવા માટે પણ આ તો ઘરનું જ ખાયને ચિંતા કરે છે આ તો પેન્ટ પહેરીને પાછળ માર માર કરે કોઈ બાપોએ તને જોવા નવરો નથી એ એની ચિંતામાં જ હોય છે તે ઉઘાડી આંખોએ તને દેખતો નથી તું તો ફાટેલા લુગડાએ જાય છે ને તોય તને જોવા કોઈ નવરો નથી આવું સરસ મુંબઈ શહેર ત્યાં પેન્ટને ટપલીઓ મારમાર કરે આ મુંબઈ શહેર કેવું સરસ ચળકાટવાળા સુવાળા રસ્તા ભગવાનના કાળમાં તો હેણી હેણીને દમ નીકળી જાય અત્યારે ભોગવવામાં કેવી મજા આવે ત્યારે કોઈ ભોગવતો એ નથી મુંબઈમાં તું ભગવું કપડું પહેરીને જાઉં ને તોય તને જોવા કોઈ નવરું નથી એની જોડે બેસનારો ફ્રેન્ડ હોય ને તો તે હિસાબ માંડશે કે લાગે છે તો સાત પણ જોડે નવ છે માટે આપણો ફ્રેન્ડ હોય નહીં હશે કોઈ બીજો